કોઈની પરિવારના ટીચરો ખબર નથી કે સાહેબ પરિવારમાં હતું કરવા ગયા આવે છૂટા છે પૂરા કરવાનું મજબૂર મારી વાઈફની મજબૂરમાં જશે કરી લાવજો આ ચાંદામાં અંતર શું તારે પહેલું કરી બેઠો જો તો મારા બધા બધામાં નથી કર્યું તમારે કશું જ કરવા નહીં કરવાનું આવે કશું કરવા ના કરવા દે તો હું ભૂતમાં આજ્ઞા કાઢતો વીસ ને ચોવીસ સુધી જાય ના લખ્યો શું કહ્યું અને તમારે કરવાનું હોય તો પછી દાદા શું કરવાનું દાદા બધું જ કરી દે શું કહ્યું જો જ્ઞાન શું કહે છે તમે સમર્થન કરો એટલે તમારે શું કરવાનું અને આ લોકો શું કહે આટલું કરી લાવજો તમે આટલું તમે ગોઠી લાવજો અત્યાંથી લાવજો પણ સાહેબ એવું હતું મારે ચોકડી હતું એના પર ઘર જે જાતો નહીં લાવતા લોકો કારણ ઇન્ડિયન છે નવાબન ના છે લાલચુ છે કઈક સાહેબ થતી જતા રહેશે ના જતા હજી છે સમાજમાં કહ્યું સમાજ કરો દાદા અમારે તો રોજ શું છે અને ચિંતા પણ થઈ ગઈ ચિંતા થઈ જાય બે રાખો બે દાડો દોડો દોડો લાવો નથી હવે અત્યારે ہاں؟ من پہ آن سکے آ سکے چلو میرے دو نا શું કહે છે તે? શું કીધું સમાપના પત્રનો સાર આવી ગયો કીધું કીધું. સમજી સમાજના પત્ર નો સાર આવી ગયો કપડા દાખલો શાસ્ત્ર આવડી જાય ત્યારે દાદા જ્ઞાન બધું શાસ્ત્ર આવડી નહીં એમાં લખેલું છે બધું થઈ ગયું પુસ્તક નું ગમે તે શાસ્ત્ર અમે આ કઈ દાદા થઈ ગયું કયા ત્યાં તો હવે આ રીતે થઈ ગયું ગમે તે શાસ્ત્ર મેં લખ્યું છે આપણે આપણે મહાત્મા હતો કે અભ્યાસ કરવા પછી કરવા જાય ને આપણે શું કરે બધું જાણ જોઈએ આપણે તો બંદર હોય ને માતાજી કે બધા જોઈએ છે તો વ્યવહાર શું નહીં બધું કેટલા શું છે નિશ્ચય શું એક જ જગ્યાએ વ્યવહાર શું અલગ જગ્યાએ શું કહ્યું વ્યવહાર શું આપણે કલેક્ટર નામ કરીએ શું કહ્યું બધું મને જણાવ્યું છે વિશેષની કરતી કે આત્મા અને દાદા બે કે દાદા એ પોતાના આત્મા છે એ બધા શું કહ્યું કે જ્ઞાની પુરુષે પોતાના આત્મા છે શું કહ્યું અને જ્ઞાની પુરુષે બે સાંતરના આત્મા છે એવું કહ્યું શું કહ્યું સાચી વાત કહેવા જરૂર જે કહેવા પેલો તો આઘાત ગયા ખરો આઘાત ગયા પુસ્તક લાવી ખાલી આરામ તરીકે તરીકે નથી જ્ઞાન ના આવું આરામ તરીકે કોઈ સજાવી ના રૂપ જ્ઞાન ના થાય આરામ તરીકે સજા વિના અવધિ જ્ઞાન ના થાય સર્વે મદદ અને કેવું જ્ઞાન થાય આરામ તરીકે સગી થાય કે છે મને કશું નહીં કીધું કે છે તો મેં એમાં સજી કે છે એમાં તો વ્યક્તિ થાય પછી આપણે તો આવે ઉભો નહીં ને તારે રોજી ગયો ત્યારે ત્યારે તારી કહેવાનું કહી દો પછી મન ગયો પછી તમારે સારું કહેવાય છે કરી દઈશું પગાર થોડો છે પરિગ્રહ એટલે શું એ પરિગ્રહ કહેવાય શું એ કે હું આરોપ ક્યાં છોડ્યો છે કે છે અત્યારે હું કાઢી આરંભ શું છે આરંભ મૂળ શું છે સમરંભ સમરંભ સમરંભ એટલે તમને અહીં બેઠા બેઠા વિચાર આવે વિચાર ઘેર જઈએ વિચાર વિચાર આવે તમે વિચાર આવી સાથે જુદો તમે ગયા રહ્યા હોય તો બને ના બને તો વિચાર આવીને જતો રહે અમે શું કહ્યું થતું નથી અને પછી તમે મને બોલ્યા કે ભાઈ હું તો દાદાજી જઈ દઉં છું તમે ઉઠાઈ નથી તે સમારંભ કહેવાય શું કહેવાય સમારંભ હવે એટલું આરંભ અને એ છોડવા થાય અત્યારે તો મારા શું પર જે સુધે મને પડે હું આરંભ કરનાર શું છું તો ભૂલા દે છે તમે જાતે કરો તો તારે આનંદ કહેવાય શું આનંદ કરે છે ત્યારે પોતે જ માનવું હું કરું છું આનંદ ત્યારે નામ ના આવે અને કહ્યું કે આ મારું છે એ પોતે આત્મા તરીકે છે અહંકાર મારું તો મેં કાઢી ચલો દરેક કાઢી દીધું નથી કાઢ્યું ખરે આવી જ નથી તારે એટલે આનંદ તરીકે બધું આખું વહી છૂટી ગયું છે ફાયદો દાદા હોય બીજા ફાયદો દાદા જરા મને ખૂબ જોવા નથી બીજું હું કહું છું કે કઈ રીતે કેવા જાય છે તમે સગવડ આ બધું પાછા આશીર્વાદ સુધી હોય ને આશીર્વાદ બીજું સગવડ જતું પૂછવું લાગે છે પૂછવું જોઈએ હે પૂછવું જોઈએ તમે કેમ લાગે આ પાછળ નો બધો અર્થ લાગે આ તો કેવડાના પ્રગટ થતા એમાંથી જોઈ નહીં ચાલે કેવડા તમે થયું નથી તો કેવડા કશું નથી શું હોય જોયું હોય કશું નહીં કશું હોય તો મોક્ષ સાટા બહુ તો લોકો મને પૂછે છે કે આ જટિલ કશું બધા ક્યાંથી આપો છો હવે આ જોઈ ના આપો છું તો તમને કૃષ્ણ જો હોય તો કલ્પના હોય કેવી હોય કલ્પનામાં જાળા હોય તો એ કોઈ આત્મા તમે કરી તમે ના કરતો હોય તો હવે આડે જુઓ આજુબાજુ ના જવા દે આ આગળ ના જવા દે સુધાર નો ખબર થયા સુધાર આપી દેજો with the police department in Sydney, Albania, sa Barangay San Diego. કર્યા કરજો અને કાલે ઘર વાંચી દઈએ એટલે કોઈ કામ દોડી જાય તો ભેગા થયાની ભેગા થયાની ભેગા થયાની લાગે કેટલા નહીં જો લોકો જો સમજીને છેતરા આમ સમજણ તો છેતરી જાય એનું કોઈ અનર્થ જ નહીં એટલે બુદ્ધિ ના એટલે છેતરી જાય છે તો સમજીને છેતરા આ એવું જ કરેલું છે તો જ મોક્ષ થાય છેતરી કરો મોક્ષ થયેલો નહીં ગ્રહ થાય તો હું છેતરી ના કરો મોક્ષ થાય અને છેતરા છેતરા ગેપ કરી દે છેતરા ગેપ કરી જાય ગેપ કરી જાય આજે વિડીયો અમે લાવીએ છીએ અગિયાર વિજ્ઞાન થયું છે અગિયાર ને આશ્ચર્ય જોયા વિજ્ઞાન થયું માણસ બધું જગત છે જગત ભૂલી જાય તમારું વિજ્ઞાન એ જ આત્મા છે તો જે જ્ઞાન આ આત્માનું મૂળમાં જે દેખાડે એ જ્ઞાન સાચું શું કહ્યું બીજા બધા જ્ઞાન તે ખાલી બપોર શું છે શું છે પુસ્તકના જ્ઞાન પુસ્તકને પીડા કરી ભગવાન શું કહ્યું ભગવાન પાસે ગયા મારા મોટા આચાર્ય બધો ભગવાન મારો કેટલા આચાર્ય મોક્ષ થશે તો કે કેમ તમારે પૂછવું પડે છે તમે જાતે ના કરી શકતા નથી જાતે ના કરી શકે એવી દરેક સ્થિતિ હોય છે નિષ્પક્ષતાથી ના કરો સમજો ને એવી દરેક સ્થિતિ જો ત્યાગી લોકો આવે છે તો તમે નિષ્પક્ષતાથી કરો તો ખરું એ તો ત્યાગી લોકો સમજે સમજો ને આ સંસારી બધું નહીં સમજો ને હવે ચાર થયા એટલે તકલીફ તો એને નહીં એ બધાને કહ્યું કે તમે કેમ તમે કરતા લાગી તમને આ કામમાંથી ખ્યાલ આવતો કે આપણે આટલું બધું આખા તમામ શાસ્ત્રો જ્ઞાન છે કે છે હવે મારો મોક્ષ ક્યારે થશે કારણ કે શાસ્ત્રોનું જ્ઞાન છે તમને બધા શાસ્ત્રો તે સત્ર તમે ક્યાંથી વાંચ્યા તો કે ત્યાંથી ત્યાંથી મંગાયા હતા એમાંથી દસ શાસ્ત્રો છે તે ત્યાંથી અમે મંગાયા અને મજૂર પાસે તો મજૂર શું લીધું સરકારી કાગળ લઈ ગઈ ત્યારે ના લેવું શું લીધું તો કોઈ ચાલતા હશે તમારા માથા પર ઉઠ્યું તેના પૈસા આપ્યા અને તમે મન ગ્રુપ છે તો બસો રૂપિયા ના બધું વસ્તુ આ પુસ્તક અત્યારે મૂળ વસ્તુ છે આત્મામાં બોધ હોય ને તો બધું આત્મા દ્વારા બધા શાસ્ત્રો સમજાવે ના જાણે આત્માનો પ્રયોગ નહીં જંગલમાં જઈને કોઈ સારો રાખે નહીં કારણ કે લોકો સારો રાખતા હતા લાવ ચા આપો મળ જઈ નાખો અને તો મૂળા પર રડવા બેસી રાખે જાણે આ બધી પુસ્તકો શું છે એ પુસ્તક તો રમતા પેપર રમતા શું બધું છતાં કોઈ યાદ ના કરે કે પુસ્તક ના નથી નહીં તો એ આપણે છોડી દઉં અને રમી રમવા જતો રમવા શું કહ્યું બધા શાસ્ત્રો ભાઈ શું કરેલું છે આમ જોઈ જોઈ ફેર પ્રગતિ કરી દાખલા જોયો તો હું કેવા જ ન હોય હું તો તમે પ્લાન શું કરે ને પછી કોઈ જગ્યાએ કોઈ જ્ઞાની પુરુષા પણ સમજાય સમજાય ને ત્યાં તે ભૂલી ગયું હોય પ્રશ્ન આપવાનો પ્રકાર કેટલા મેં તો ત્યાં એક જ શક્તિ હોટ જ નહીં થયું એ તો હોટ જ નહીં હોય તમે છે ને હરિયો તો કાંઈ નહીં એટલે ખાસિયતોનામાં ફેર પડે આશ્રમ ફેર પડી જાય તો વધુ સાચું હોય કે ઓછું સાચું હોય પૈસકનું પૈસકનું હોય પછી ના હોય આપણે માણસ માણસ મરી ગયા પછી ક્યાં જાય છે આપણને ખબર નથી પડતી ખબર નથી પડી યોગીનાથ દાખલ કરવા ગુરાની જગ્યા નથી સિદ્ધ યોગીના પછી મનુષ્ય યોગી મતલબ મને અને અને દેવ ગતિ અને લગ્ન યોગી નથી ત્યાં માતાને જન્મવાનું નથી જ્ઞાન હતું એમનું જગત થવાનું જ્ઞાન અને લાખ યોગી આવી જાય તો એ ભૂમિકા નહીં ગણપત નહીં આપવાનું બાળપણ નહીં ગણપત નહીં અને જન્મ નહીં અને મળે કેવું આ કપડું હોય ને ઉડી જાય એવી રીતે ઉડી જાય પોતાને ખબર પડે કે મારા પછી મારા શું થાય એટલે ખબર પડે કે આવું ગરમ થયું અને કેમ જઈશું તો ખબર પડે કે હવે હું ઊંઘી ગયા આ બ્રાહ્મણ ગરીબ બ્રાહ્મણ છે જેને થવાનું શું કહેવાનું ખબર પડે છે ફક્ત આપણા મનુષ્ય કહેવાય મનુષ્ય બધા એટલે સિરિયલ છે તો એ ચંદ્ર ભૂમિ પાંચ મિનિટ છે એ બધા સિરિયલ છે એ એની વાળા છે કેવા છે એનું જન્મ લેવો પડે હવે આ મનુષ્ય બધા સરખા લાગે છે તો લોકોને એવું લાગે કે બે પગ બે હાથ જેવું છે બધું સરખું છે એવું નથી મનુષ્યની એની જાત ચૌદ લાખની છે કેવી છે આખા બ્રહ્માંડના બધા મનુષ્યો છે અને એની જાત ચૌદ લાખની છે એવું અને એ ચૌદ લાખ સ્તરમાં છે તે મનુષ્યો છે એક એક જ મહિનામાં વિજ્ઞાન સુધી થાય તો આ બધાનો વિકાસ હોતા બધા બેસી શકે બીજી બધી ના થાય સમજાયું વાત છે چار گڑا بندہ روپئے بدھی روپیہ کوئی آپ کو تھا دیکھے گا جدا جدا وچار ہمیں جے جی گھر બધા ભેગા થાય તો આપણે જે રીતે મળતા આવતા હોય તો એકદમ સ્થાપન થાય ચૌદ લાખ જેવી છે એ બધી જગ્યાએ હાથ નાખવું આ એ જોઈને એટલે કેવું એને કેવી રીતે થાય ગધેડો ફરી કેવી હોય છે ગધેડો પગની ફરી લાબડા જેવું પણ પગના નથી હતા હવે જેટલી દાખલા એવી જેની ફરી હોય તો બધી જુદા કરતા એવી જ એમ થાય એટલે ઘોડો ઘોડો પછી પેલો રોજા રોજા આવે છે તો પેલો રોજા હતો પેલા એ બધી બધી આ ગાય ભણ્યું છે જરૂર આમ પાત્ર છે ને એ મરી ગયા પછી જે ફરી જન્મ લે તે આપણે આપણા કુટુંબમાં આવે કે બીજે પણ જાય જ્યાં કર્મ જેવું હોય તો જાય કર્મ બંધાય ક્યાં પોતાની જ્ઞાતિ જ્ઞાતિ નો સંબંધ વધારે રાખો એટલે જન્મ ત્યાં થાય કરી બધા આ કાળમાં તો મનુષ્યને ફરી મનુષ્યનું મળવું મુશ્કેલ છે આ કાળ એવો વિચિત્ર કલયુગ છે કે ફરી મનુષ્યનું મળવું બહુ મુશ્કેલ છે લોકોનું લોકોનું સુખ બધા લોકો કબૂલ કરી ગયા બે લગ્ન થયેલું છે પણ અરહતનું સુખ ભોગવે લેવા દેવાનું તે ગામડે ભોગવાય અરહતનું પૈસા લઈ લે પૈસા પૈસા હોય તો વાપરવાનું શરૂઆત નથી થઈ જાય એ પછી વધે પાંચ રૂપિયા કે જે ઉપર કરે હિન્દુસ્તાન જે થઈ ગયું તો લોકો અમે તમે ટીકાઓ કરે છે અને એને નિંદા કરે છે ના કરશો એટલે બદલું બધો સુધા બદલ ના કરે હું પાછું તમે ટીકા કરું કરો છો બંધ આપી દીધું પણ જાનવરની યોનીમાં વિગર શું મૂકી દીધું ચાર પગની ફૂંગી મારા પોતાનું થોડા થોડામાં થતા એ કોઈ કોણ અને ભોગવી ગયું હોય તો મારી પાસે આટલું آج میں معافی مفی لوٹ ہے بغیر بغیر تو کیا પૂર્ણ હવે દેશો શું કરે લોકો જય સચિદાન આપણા દેશમાં બધા દેશ લખી નાખે છીએ અને સાચું એને કરી આપવું બે જોવાતું અને પછી કાચું આપવું પડે તો જોયું અને કાચવાનું એક મહિનો સુધી ચૂંટાઈ બે પત્તા વાળી દે પછી વાંચી વાંચી નહીં અને પછી ડાળી નાખીએ શું કર્યું એ બધા આવા જે કોઈ જગ્યાએ ખુલ્લા ના ખાય મારા ખુલ્લા બધા ખુલ્લા થઈ જાય કારણ કે અમે કોઈ જો દોષ કોઈને કહીએ નહીં મુજબ અભ્યાસ કરે શું કરે અમે જાણીને આવું હોય જગત કયું નથી એવું હોય કેવું હોય કયું આવું હોય જાણીએ ને બધું અને અમને તો કરવા નથી કે આ શું દશા છે અમે જોયા છીએ કે આજે માફી માગું છું મારે માફી આપી દેજો પછી રહે છું તો જાણો છો તમે આપણે ગોળાઘાટ વાળી છે ને તો આવતા જન્મ છોડીએ ને તો બહુ મુશ્કેલી પડી જાય પણ દારૂ નહીં લેતા રહે તો બે ગોળાઘાટ છે તો આમ કરીએ ને ઉડી જાય તો એટલું જ કરવા બહુ તો એવું જો હાલમાં છે કરો બધું જ આપીએ એક ત્યાં આવ્યું મને કહે દાદાજી હું ત્યાં પેલું બેંકો વેર બધું છે હું શેને હારું વેર શું વેર બધું છે તો આવતો ભાઈ તાપણ થઈ નીકળી મુશ્કેલ છે કેવી વેર બધું છે કેવી બધું મેં કહ્યું વેરના બસ છો કે જો એને કહ્યું મેં વેર નથી સારું તો મારે શું કરવું છે મેં જોયું તું કે પેલા આવતો ભાઈ શું આવ્યો ભાઈ મારા ધણી અમે પહેલા તો મારા ધણી ને ગુજરાત આવ્યો છે શું કહેવાયું એટલે તો એમાં બુદ્ધિ ના હોય છે શાંત તો કેવી બુદ્ધિ ના હોય છે બીજું છે કે અમે એક પૈસા કોઈને લે કશું ગ્રહણ ના કરે શું કહ્યું હાલ હોવું નથી ગોળ તો હું ગયું નથી હું જરૂર કેમ મળે પૈસો જરૂર નહીં પોતાનું જે પ્રારંભ છે ને તે આપણે આગળ જવું બીજું બાપ ના પછી શેરી ના લે આ બધું જ જયારે હવે થાય ત્યારે ભીખ સર્વસ્વ માનની ભીખમાં હોય વૃત્તિની ભીખમાં હોય એવું કીર્તિની લોકોને મને કીર્તિ ભરે હું હોય એવું કીર્તિ લોકો બધું આ સંસાર જ છે શું છે મારી પાસે પોતાના પરમાન હોય અસલ એને કોઈ બધું જીત ના હોય તો ત્યારે છે તે ભગવાન એમનું છે તે પ્રતિનિધિત્વ આપે છે શું હતું અને અધિકાર બધા હું પણ હોય શું હોય બધા સર્વસ્વ અધિકાર અને કરતા કોઈ વિજ્ઞાન આપે નિમિત્ત થાય કેવું હોય સમજાવું ચરબી થઈ રહ્યા અંજર કરી થોડી કેટલી ઉંમર થઈ પાસઠ તારા ઉંમર થઈ ગઈ પડે આવે ફરજ તમારે જેટલા પડી ગઈ છે ને એટલે તારા પડી ગઈ છે એટલે એટલે મોટા લાગે કેટલા લાગે. ના તો થઈ જાય ના છે આ શરીર સારું છે ખાલી વાત તો કોઈ મદદ કરવી હોય તો આપી જાય ગમે એ ખેતર વર્ષે છતાં વાયા થાય કોઈ ગરમ ના હોય ને બધું તો ગરમ તપેલા ભાઈ તમે કહ્યું તેમ આ કાળમાં આ કાળમાં તપેલા ભાઈ તમે કહ્યું તેમ તપેલા ભાઈ એને જ તપેલા મુરજીભાઈ મુરજીભાઈ મુરજીભાઈ ગુજરાતી સમાજના પ્રેસિડેન્ટ હતા ક્યાં કઈ સ્વર સ્વર કઈ છે નોર કઈ છે તો માણસ મોક્ષે જાય એટલે ક્યાં જાય એમ? આત્મા ક્યાં જાય મોક્ષની ભૂમિકા છે બેન ત્યાં આગળ કઈ આવું કશું છે નહીં ત્યાં આગળ ત્યાં તો એ લોકો જ મોક્ષને બધા નિર્માણ પામેલા છે અને ભગવાન તરીકે પોતે બધા રહ્યા છે અને જુદા જુદા રહ્યા છે એ કઈ છે છે જુદા અને અનુભવ જુદો જુદો રહે છે બધા શું કહ્યું એટલે એ કઈ છે ને પ્રત્યેક છે શું છે બરોબર ને જેમ હોનું લગડીઓ હોય તો છૂટી છૂટી હોય ત્યારે લગડીઓ કરવી આમ ઢગલો કરીએ તો હોનું ના જાય એટલે આવી વસ્તુ છે આ જગતના લોકોને ભગવાન ક્રિએટર કહેવાનું સાચું લોકો આ ક્રિએટર જાણી પડે છે વાત ખોટી નથી આવે પણ તેનો આ દુરુપયોગ થયા થાય એ નિમિત્ત કરતા છે કેવા છે આ જગત નું કોઈ કરતા છે જ નહીં અને કરતા વગર આ જગત થયું નથી એવું કહું છું આત્મા કરતા કહ્યું તમે આજુ લઈ ના થઈ બીજા એમાંથી આ સંયોગ સુધો કર્યા લે જ્ઞાન ગુરુ તો હું આ અનાથના જે સંજોગ છે આ બીજા બધા પાંચ છે એનો પ્રતિક છે તો સીધો કર્યા લે એમાં હું છૂટો કરી આપીએ આજના સદાય ભગવાન જ છે પૂછો પૂછો ભાઈ આત્મા ભટકે છે એવું કહેવાય છે મળી ગયા પછી આત્મા ભટકે છે એવું કહેવાય છે તે વાત સાચી છે વ્યક્તિઓ જીવ જાય છે ને મરી ગયા છે એ વાત સાચી છે એમ પૂછે છે પણ તે બધા એવું નથી હોતા આ લોકો અભિગમ શરૂ કરેલું હોય છે કેવું બધા અઢારનો હોય બહુ ગુનો હોય એટલે માણસ આત્મા હોય ભગવાન આ બે મળે નહીં ભટકવાનું ભટકી ખાવાનું ભૂખ તો ખૂબ લાગે શું ખાય કેવું જ ખાય હાથનું પગનું વડું પેટનું શું જ ખાય કે ભગવાન ત્યાંથી જઈને પછી ખાય અને ભાષા કેવું લાગે ઊંઘે કુટુંબ પહેલું પછી ઊંઘે આ દુકાન છ પછી એ બંધ પૂરો થઈ જાય એનું ભૂલો કરીને બાકી અગિયારની સજા એમ કહે છે આ એક જેની સજા દેવું છે અને પૂજો જ કરે છે હવે તો ભગવાન લોકો છે. કે એવા છે, ભેગા થાય તો કરે પણ કરી સ્વભાવ શીખાય છે શું કહ્યું? હા બીજું પૂછું પૂછવા જેવું પુણ્ય શું છે સતત આવે એમ ના હોય સતત કેમ નથી અહીંયા આવે નથી આવે. પછી પૂછું તમારો પ્રશ્ન જરા સમજ આવે છે એમ ના હોય. તો આ મારા હાથ છે એવું કહું ને મારું બોલે ને એ છે કે માલકીનું નક્કી છે એટલે જુદું મૂકી દો ચાર જુદા મૂકી દો પચાસ બે જુદા મૂકી દો અમારા પર પછી મારું માથું જુદી નીકળો વાંચો મારું જુદી નીકળો તારું આ બધું જે મારું ગાડી કહેવાય છે એ બધું નીકળી આ બોડી મારું જુદી નીકળી પછી જુદી દુકાન કશું રહે પ્રમાણે મારું જગ્યાએ કઈ રહે શું કહે મન નહીં મન તમારું ગાડી નહીં કે તમે મન છો મન વાક્યની ચેક કરી મારું મન તો જોયું જુદી નીકળ્યો તમે બુદ્ધિ છો બુદ્ધિ તમારી છે મારી છે તમે પોતે બુદ્ધિ છો કે નહીં? તમારી બુદ્ધિ છે You should mind, mind to you want to the મારે Bible. તો નથી ને પોતાની કે છે એટલે શું નહીં? તમે પોતે ચીજ છો મારી ચીજ છે મારું ચીજ છે મારું મારું ચીજ છે કેમ કીધું મૂકી દો તમે પોતે ઇગોઇઝમ છો તો ઇગોઇઝમ તમારો છે આ ઘણી એ આત્મા રહ્યું વધી આ એક નાય આત્મા આ લીધા એક નાય બરાબર એ આત્મા વાત છે આ લીધા એક નાય એટલે આત્મા એક તમને આત્મા કામ લાગે આ આત્મા બધા હજુ કરવી જ ના પડી ગયું છે આપ અને બીજી વસ્તુ એ છે શું કહ્યું બીજી વસ્તુ આપણે હું કહેવાનું છું હું જ છું આ હું જ છું એવી ભૂલ છે તમે કહ્યું ને મા- મારી પુણ્ય હું છે એમ ના કહેવાય નામ શું કહ્યું મૂળજીભાઈ તો તમે મુંજીબી છો કે મુંજીબી તમારું નામ છે મૂળજીભાઈ મારું નામ છે આ તો નામ છે ભાઈ જુદું મુંજીબી નહીં તમે તમારું નામ સમજો ને એટલે તમે જુદા આ નથી જુદા કોઈ વિજ્ઞાન સુધારનું કામ કરવું છે તમે જેની ઈચ્છા ખરી ને બધી આપણે જાણવાની ઈચ્છા ઉજાડા કરવાની ઈચ્છા ખરી પાપ અને પુણ્ય આ દુનિયા કેટલા ધર્મો છે એ એક જ આપી દે પાપ અને પુણ્ય લેકિન સારું કરો ખરાબ કરો સારું કરો બધા ધર્મો શું કે છે સારું કરો આ બધા ધર્મ તમે શું ધર્મ આથી આગળ વધે શું કહી ખરાબ છોડો ખરાબ કાર્ય છોડો સારા કાર્ય કરો હવે ખરાબ કાર્યનો છોડ વધતા નથી બરાબર એવું તમે ચૂંટણી કરી દઉં કે જો તમને શુદ્ધ શુદ્ધ દુઃખ ગમતું હોય તો આ બધા જીવ માત્ર જીવ એટલે શું કે જે ત્રાસ પામે છે હલનચલન કરે છે ભય ભય પામે છે તો એ બધા જીવ કહેવાય જે લાગણીઓ ધરાવે છે શું કહ્યું મને જીવ સર્વ શુદ્ધ લાગે લાગણીઓ ધરાવે છે તો કે શું ખબર પડે ભગવાન તમારી ના ભાઈ એનો વાંધે ને એમ છે તો બે દાડા પછી શંકા ન આવે અને વેચી ગયો છે તો એટલે જેનો જીવ છે એ લાગણીઓ ધરાવે કેવું થાય એટલે આ જીવો તમે સમજી ગયા હવે આ જીવોને તમે કઈ પણ દુઃખ આપો એ દુઃખ તમને પ્રાપ્ત થશે તમારે સુખ જોઈતો તો સુખ આપે અને દુઃખ જોઈતો દુઃખ આપવું તમને જે અનુભવ આવે તો કરો મને દુઃખ આપતું એ પાપ કહેવાય છે એનાથી પાપ એટલું થશે જે સુખ આપશે એટલું ન થશે પાપ એટલું ન સમજાય તમે પદ્ધતિ પદ્ધતિ આખી પદ્ધતિ સમજવા દૂર ગઈ આવી વાત આખી આવી જાય સ્વાસ્થ્યમાં અને એવા હોય છે ને તમે સમજો છો તો તમે આમ શું છો શું તમને દુખાતો હોય ત્યારે ગમે તે લીધું કારણ કે આવ્યું ભલે આ ચક્રમાં જઈને આ પ્રયત્ન ચક્ર નથી અને ગમે તો અને મળે સુધી પણ નહીં મળે સુધી સુખ જ જોયું ભાઈ આવી થઈ ગયા કે આપણે તમે કહી દો તમે જોતો થઈ ગયો આપણે આપણે જે જી બયાની કહ્યું જી બયાની શું કે છે આપણે જે જીવ દયાની વાત કરી કે આપણા ધર્મનો એટલે હિન્દુ ધર્મનો આપણે જીવ દયાને મહત્વ આપીએ છીએ જયારે સંદેશના લોકો જીવ દયા નથી કરતા એટલે મારે છે ને ખાય છે બધું કરે છે તો એ સુખી છે એમ કે આપણા હિન્દુ હિન્દુ ધર્મમાં જીવ દયાનું બહુ મહત્વ આપ્યું છે જયારે પરદેશના લોકો બધા જીવ મારે છે ખાય છે તો એ લોકો સુખી છે આપણા જીવ દયા કરતા કરતા અહંકાર ઉઠી ગયા નહીં બતાવો તમને કાંઈ કેમ બતાવે સાહેબ આગળ ના ગયેલા મને બતાવો મોટો બતાવો મારો ટાંકો આપણે અહંકાર કરો હું બતાવવાનું મોટું બતાવો મને બતાવું મારી નાખે તો મારવાનું લઈ નહીં અહંકાર નહીં બધું આ સહજ જાણો લોકો એટલે અમે સુખો નહીં વિચારી આ તો બાળક જ છું જિંદુ કાચનું આ રોજન એક જિંદુ બાળક કહેવાય અધ્યાત્મમાં ભૌતિક નથી તો તો છે આપણે તો બધું જ નહીં શું કહ્યું ભૌતિકમાં તે ચોક્કસ છે પણ અધ્યાત્મમાં કેવા છે જય સત્યા અધ્યાત્મમાં કેવા છે બાળકો છે શું છે એટલે એ લોકો સુખી જ થયા જે બાળકો છે અને આપણે તો આપણે પહેલી વાર આપણને ઇન્ડિયન મળતો હોય પગાર અને ત્રણ હજાર એનો મુરગમ મળતો હોય કોના બધા ઓલા ખરાબ થઈ જાય એ બધા દેવ કરીને ખર્ચી નાખે બીજા પ્રણવ અને આ